આપડે જરી કોમ નીકળે એ દુકાન આપણું દુકાન બોલાય નહીં કે આ નથી એવું હોય અને નથી એવું બોલાય નહીં નથી અને છે ના બોલાય બરાબર ને એમાં જ બોલાય નહીં એટલે એના કરતા અમે મૌન રાખીએ તમારે કોઈ લો તો અમારાથી બોલાય નહીં અમને અમુક કાયદા નડે છે તમે કહો છે ને હા પછી શું વાત કરી તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ ચેટર્જીભાઈ જે છે ને નામ જે વાત કરતા હતા ને તે વખતે આપણે પૂછ્યું કે આ ઉષાબેન ને આ નામ ને આ ને તે ને તો એ કે છે મને તત્વ એ કે છે કે મને આઈ ગોટ ઇટ એટલે મને ખબર પડી ગઈ કે આ દાદા શું કહેવા માંગે છે તે હા આઈ ને માય પછી આગળ વાત થઈ તારે મેં મેં કીધું મેં કહું રામકૃષ્ણ પરમહંસ જે God has created this world કોઈ અકેલા ને બને दूसरा कोई है इसका helper he alone has created or anybody in association with the help of somebody whatever means whatever uh, god has done it is all interlinked you know it is from shun shun से मतलब जीरो से शुरू होता है मतलब जीरो से कुछ भी फिगर ऐड करेंगे तो फिर ऐड होता जाएगा अगर जीरो के आगे पीछे कुछ भी नहीं ऐड करेंगे तो तो वहीं क्यों नहीं रहेगा तो it is necessary that whatever we add from zero mean zero one zero two, zero three. It's just a bigger person. It is, it is never that a thing is done alone. એનો બિગિનિંગ નથી અને એનો એમ નથી તો અત્યારે છે કેવી રીતે સનાતન જેવી છે સનાતન if there is if there is no start. But it is there. It is But we cannot question why right. Ah, ये है उसकी बिगिनिंग हुआ है वो तो शायद आएगा हम्म। मतलब तो सनातन है जो सनातन चीज इटरनल <laughs> हाँ, है इसकी हाँ। बिगिनिंग भी नहीं होती उसका एंड भी नहीं होता और अभी अभी होता है नहीं रहता है और बिगिनिंग भी नहीं होता है कि a boy like me also asked the same question no? કે as you said, there is no end, there is no uh, start. Huh? It is. So he said just like me, ki, uh, no, there is there is something. Huh? So that boy is, uh, is asking, what is that thing? That he tells you, you have to do. You don't ask. Uh -huh. hmm. નથી હા રહેતા તમારે ખાલી બિલીવ જ કરવાનું सब सब पजले है प्रश्न पूछने का रहता है सब बहुत प्रश्न पूछने का है the world is the puzzle itself अच्छा अच्छा so, but there is any solution no God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. no is there any solution to those uh, problems દાદા આપથી પૂછો ને કે world is a puzzle itself તો પછી ઇઝ ધેર એની સોલ્યુશન એનો એ આ પઝલ ને સોલ્વ કરવા માટેનો કોઈ સોલ્યુશન છે हाँ what are the पॉल्यूशन बिना पधल होता ही नहीं पॉल्यूशन पहला होता है કમ્પ્લેટ સોલ્યુશન સોલ્યુશન ક્યાં સોલ્યુશન શું છે The world is the puzzle itself. There are two viewpoints to solve the puzzle. One relative view point one real view point फिर पजल सॉल्व हो गया बात कोई झगड़ा नहीं कोई मार मार तो कभी तुमको कुछ होने वाला नहीं तुम्हारा ऊपरी भी कोई नहीं वर्ड भी ऊपरी नहीं तो what is relative and what is real what is relative view point and what is real view point हो जो जो विनाशी है वो रिलेटिव है और temporary adjustment relative and permanent रियल સનાતન ઇમ્પેન્સિબલ Imperishable, which are the, for example, what Yes. is the, what is the example of uh, આ uh, ઇમ્પેરિસેબલ જે આપણે કીધું કે જે સનાતન જે છે એ સનાતન કેટલી વસ્તુઓ છે હા એ સનાતન દાખલા તરીકે સનાતન શું इटरनल वो आ- वो आत्मा है आत्मा is a वो आत्मा इटरनल है चेतन है चेतन भी इटरनल है जड़ भी इटरनल है अच्छा अच्छा जड़ जो परमाणु रहता है अणु अणु परमाणु से बना है हाँ, हाँ, बॉडी हाँ, हाँ, हाँ, तो भी इंटरनल है अरे relative no Dada relative I know अच्छा है ये सब रिलेटिव है विनाशी वो समझ के हाँ क्या करता है इधर इधर क्या two view point to solve in puzzle one relative view point real one real view point ક્યાં નામ આપતા ભૂદેવ ચેટર્જી ભૂદેવ એ જવાબ આપવો બહુ મુશ્કેલ છે મારી પોતાની એ જવાબ આપવાની શક્તિ નથી અત્યારે सेल्फ ने रियलाइज नहीं किया है टाइम हाँ, टाइम का आप खुदेव सेल्फ है कि सेल्फ दूसरा है सेल्फ सेल्फ खुदेव सेल्फ है कि दूसरा कुछ सेल्फ है भूदेव इज योर नेम पर भूदेव हाँ। वो जो अपनी सेल्फ है कि सेल्फ कोई दूसरी चीज है self means mind me me means Bhudev is the name of self हां Bhudev is other meaning is other thing no not thing who are you એ બુદેવ ને સેલ્ફ કે છે બુદેવ ને હા Bhudev is the name of self અચ્છા બુદેવ ઇઝ ધ બરોબર છે เป็นห่วงเป็นห่วง I am one of the Atmas. I am one, I, I am one of the Atmas. Oh, one of the Atmas. One of the. the one of the. Nay, one, one thing you know, in this world, suppose lot of human beings, they put their... So, Abhi, कोई अपमान करता है तो तो पूरे हो जाता है फिर आत्मा कैसा आत्मा हम अपमान को मानते ही नहीं ना फिर अपमान करे तो गुदेव नहीं होना चाहिए आत्मा ही रहना चाहिए हाँ धन्यवाद अपमान करें किसको तो फिर करेगा तो जो- पूरे हो जाता है नहीं जिसमें हम हमको नहीं हमको अपमान किया suppose I am proud no then I will become भुदेव મને જો અહંકાર હશે તો હું ભૂદેવ થઈશ हाँ अहंकार जो हसे तो वो भूले उठाई जिसको हम समझ में आ जाता है कि मैं कुछ नहीं हूँ I am nothing then there is nothing there is no insult who am I यार self is is without egoism अपनी जो सेल्फ है वो विदाउट इगोइज्म है सेल्फ को इगोइज्म नहीं है खुदे को इगोइज्म और खुदे विथ इगोइज्म खुद but whenever I, I go for any destination I am proud that I, I, I'll, I'll achieve, achieve that that is I, I am egoist also Toward my destination, I am egoist. મારામાં એ અહંકાર છે મારામાં એ અહંકાર છે કે કોઈ પણ વસ્તુ કરવાનો જ્યારે હું નિશ્ચય કરું છું અમુક વસ્તુ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ત્યારે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે હું એ કરું છું તેને માટે મને ઈગો છે એટલે એટલે એ મારો એ અહંકાર છે એ તે હા, તો ભૂદેવ કહે. हाँ वो इतना ईगो है ज्यादा कोई ईगो नहीं नहीं, हाँ नहीं। कोई गाली देवे तो हरकत नहीं नहीं हम बोले वो नादान है या गाली देवे तो हरकत नहीं ना એમ કે એ નાદાન છે એમ કે એ કહે છે કે ગાડી આપનારો માણસ નાદાન છે એમ હું સમજુ हाँ वो नादान है तो अपने खुद वो समझा नहीं वो हाँ, बोल बराबर। दिया होगा ठीक है बच्चा कोई ढोल लगा नहीं कोई हरकत नहीं કોઈ ઢોલ લગાવે તો नहीं मारेगा ना मारेगा क्यों कुछ गलती करेंगे तभी ना मारेगा મારશે શા માટે કારણ વગર તો નહીં મારે ગલતી કરીએ છે તો મારશે है કઈ ગલતી કરીએ છે તો મારશે ને और गद्दा काट लेना है काट लेता थे ગધા કાતરું जब अपने गधा कापे और जीभ तो वो से उसका निकाले। किस्मत का है उसकी किस्मत क्या है कि उसकी, आपका उसकी किस्मत का है ગજવું જે કાપીને લઈ જશે તે એની કિસ્મતનું છે That is his uh, हाँ। work, you know, that is his effort. तो आपकी किस्मत में क्या है कुछ नहीं કોને કા? होने का है ना होने का કોને કા होने का ખોને કા I have to lose, no? I- મારે ગુમાવવાનું હતું એ મારા નસીબમાં હતું ऐसा હા इस कौन कौन इसका हिसाब कौन रखता है ऊपर वाला। એ कोई नहीं हम क्या क्या है ઉપર વાળા એ કોઈ खाली વધારે आकाश है आकाश है कोई नहीं कोई फिर फॉरेन का साइंटिस्ट पूछता था कि गॉड है ही नहीं तो मैंने बोल दिया गॉड है तो फिर वो गॉड नहीं है ना हम तो कोई भी अगर पूछता गॉड नहीं है तो ये लाइफ जो हम लोग बोलते हैं ना कि हम इसमें ये डालेंगे टेस्ट ट्यूब बेबी डालेंगे ये करेंगे वो करेंगे तो फिर वो आत्मा आता कहाँ से अगर गॉड नहीं है तो कुछ नहीं है। वो अभी तक ना साइंटिस्ट प्रूव करे ना हम लोग हम लोग रिलीजियस पीपल ने प्रूव करे ना कोई ऐसा कोई भी नहीं प्रूव कर पाए वो जो है ना जो जान निकल जाती है और जान आती है वो कौन करता है कोई नहीं करता શું કહે છે એ કે છે કે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે અને નવો જીવ આવે છે બીજા શરીરમાં એ કોણ કરે છે अगर भगवान नहीं है જો ભગવાન નથી તો પછી આ માણસ મરી જાય છે તે વખતે એનો જે જીવ નીકળી જાય છે તે અને જન્મે છે તે વખતે જે જીવ આવે છે તે એ કોણ કરે છે ભગવાન જો નથી તો two H O H2O. H two water हाँ। टू एच ओ हाँ। क्या होता है इसका Two H2 water Water. Hydrogen two molecule हाँ। Hydrogen one molecule of oxygen हाँ वाटर बराबर उसका क्या होता है बीजा से? हाँ? क्या बने होता है पानी बनता है पानी પાણી પાણી બને છે वो कौन बनाता है अब वही तो चक्कर है वही तो हम लोग એ <laughs> તારે ચક્કર છે આ કોણ બનાવે છે એ જ ચક્કર છે नहीं टू એટલે एच કન્ફ્યુઝન છે ऊपर ऊपर है क्लाउड में हाँ। क्लाउड में टू एच ओ ना वो तो वो इट इज कौन ना that is scientifically is different thing you know it is not scientific બસ scientifically is a different thing See, H2O, there are some carbons, there are some hydrogen, then ये carbon hydrogen, carbohydrate बनती है, उससे उससे मिलता है, फिर उसके बाद वो उसका ये solution बनता है, फिर उसके बाद कुछ heat आता है, तो उससे evaporation होता है, evaporation होता है, तो ऊपर H2O चला जाता है, फिर उसके बाद नीचे आता है, वो तो that is proof that that is what you call perishable thing, that is that that is what perishable thing you are talking. આ- दिस इज डिफरेंट एक्चुअली શું કહે છે આ બધી વિનાશી ચીજોમાં વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે બે H2O થાય પાણી થાય આ બધી રૂપાંતર થનારી ચીજો છે એને ને એનું સોલ્યુશન જે આ જીવ શું છે એનું સોલ્યુશન સાયન્ટિસ્ટ બી નથી લાયા તે વૈજ્ઞાનિક બી નથી લાયા इसमें मेकर की जरूर नहीं है इसमें सर्कमस्टेंशियल एविडेंस है बनता है ऐसा बना that is what I am ऐसे लाइव है Scientific circumstantial evidence है टू एट हो और थोड़ा वातावरण हो गया जब जब मिल गया पार्टी बढ़ा है उसका कोई बेकार नहीं है इसमें कोई कुछ करने की वर्ल्ड वर्ल्ड विज्ञान है विज्ञान से हुआ है बस भगवान ने इसमें कुछ नहीं किया है भगवान मजदूर नहीं है वो मजदूर नहीं है मजदूर नहीं करता है नहीं वो तो इंस्ट्रक्ट करता ना ભગવાન તો ઇન્સ્ટ્રક્ટ કરતા है हम्म? ભગવાન તો ઇન્સ્ટ્રક્શન આપે છે नहीं इंस्ट्रक्शन भी नहीं इससे चलो कोई इससे उसका बहुत बगादा है इसे इंस्ट्रक्शन देता है उसको भगवान ऐसा पैदा नहीं करता सपोज सपोज भगवान की चीज भी नहीं है वो क्या करेगा ભગવાન તો બોલ નહીં सकता instructor. He is not an instructor no no आपके साथ कौन बोलता है हम दोनों बोल रहे हैं आपके साथ कौन अपने साथ कौन बोलता है दो आत्मा बोल रही है। अब कौन सा आत्मा हुआ हम लोग को नहीं मालूम पर हम लोग कहाँ से आए जो आत्मा बोल रही है तो कब आए क्यों मिले टाइम आत्मा नहीं बोलता है आत्मा तो बोलने की है ना इसका गुण ही नहीं है आत्मा क्रियावान कर, कर सकता नहीं अक्रिय है अक्रिय है और ये भी बोलता है हम जाएगा नहीं तो ये भी बोलेगा हम आएगा पर ये तो हमारे हाथ में है कि हम इसको कभी स्विच बंद कर देंगे तो बंद हो जाएगा उसको करेंगे कर देंगे પણ એ તો અમારા હાથમાં છે એને સ્વિચ જયારે અમે લગાડીશું ત્યારે બોલશે અને બંધ કરીશું ત્યારે हाँ ऐसा ही है ओरिजिनल से आप जाकर बोलते ही आपके साथ वो वक्ता है आप होता है मैं ज्ञाता दसता हूँ मैं ज्ञाता दसता हूँ वो वक्ता है ओरिजिनल से लेकर आप रखता श्रोता है हाँ ऐसा कर Who is which? ओरिजिनल से प्रकार ये है इससे ये ये इससे दो। वो कौन बोलवाता है ઓ ઓરિજિનલ ટેપમાં ક્યાંથી આવ્યું वो बोले ना कौन कौन बोल कौन बोलता है ઓરિજિનલ ટેપમાંથી કોણ બોલે છે वो टैप रे टैप ही बोल रही है है कौन है એ કોણ છે टैप रेकर्ड ऐसी ऐसी tape record that is that is material ना આ તો મટીરિયલ છે वो मटीरियल है ऐसी मटीरियल है दूसरा वो सूक्ष्म मटीरियल है वो स्थूल है ऐसा सूक्ष्म है वो भी मटीरियल है ये मैक्रो है माइक्रो वो ब्लीडिंग वो विचार करके करता है ही कोर्ट के सवाल तो तो। है मैं करते हैं बारे में बात चल रही है नहीं नहीं नहीं हमेशा कोई भी सब सबकी अंदर है अच्छा अच्छा और कुत्ता के अंदर भी तय करे वैज्ञानिक नहीं पर ये तो जैसा तो सर्कमस्टेंस एविडेंस है सर्कमस्टेंस आता है तो तभी वो तभी वो कुछ करता है ना तो कोई आदमी को कुछ करने की जरूरत नहीं है और आप करता है तो इसकी करने की जरूरत नहीं है हाँ, इस पॉइंट में मैं आ रहा हूँ हाँ। जैसा whatever we put efforts हाँ सपोज डॉक्टर डॉक्टर मीन्स और भगवान तो दूसरा कोई चीज नहीं आपका स्वरूप ही है वो तो मैं मानता हूँ हम्म। दूसरा कोई चीज ही नहीं सबका स्वरूप है नहीं तो भी थोड़ा सा तुम्हारा ऊपरी कितना है बहुत कितना है बहुत सारे बहुत लंबा चैनल है उसका। બોસની બધી પરંપરા તો બહુ લાંબી છે हम्म? બહુ લાંબી ચેનલ છે એની फिर कैसा है तुम्हारा ऊपरी एक भी नहीं है कोई भी नहीं है ओ, तुम्हारा ऊपरी में कौन है गुरु होता है गुरु मैं बता दूं आपका ऊपरी में कौन है यार मिस्टेक एंड यार ब्लेंडर हाँ दो ही तुम्हारी ऊपरी है दूसरा कोई नहीं। what I say as a critic critics are the good GM your mistakes and your blunder they are they are your master पूछो blood में क्या है, mistake क्या है, पूछो आगे। પૂછો ना Wha- what are the mistakes यार ब्लंडर्स एंड मिस्टेक हाँ, what are the types of uh, blunders? મોટા એ આ મિસ્ટેક ને બ્લન્ડર આપ જે કહો છો એ કઈ જાતની आपका नाम तो भूदेव को હા ભૂદેવ तो आप भूदेव बोलता है नहीं हाँ वो ब्लंडर है वो तो मेरे फादर नहीं किया थे हाँ भूदेव तो आपका नाम है नहीं तो आप खुद है ये दादा एम कहते हैं कि वो भूदेव जीते है ये मिस्टेक मारी नहीं है तो हमारा पिता नहीं मिस्टेक है इसकी पर ब्लंडर है वो निकल वो निकल नहीं ब्लंडर किसको बोलता है देखो मिस्टेक और ब्लंडर को कैसा है उसके दिमाग के जो है कि जो दूसरे को मिस्टेक नहीं लगती है वो ब्लंडर है जो दूसरे को मिस्टेक नहीं लगती वो ब्लंडर है और आप खुद मिस्टेक को पहचान जाता है दूसरा भी पहचानता है वो मिस्टेक है मगर आप भी पहचानता नहीं दूसरे को पहचानता नहीं वो ब्लंडर है तो किसी को नहीं समझ में आएगा तो कुछ भी नहीं मिस्टेक ही नहीं होगा ना वो अगर ब्लंडर है वो आपकी मिस्टेक मेरी समझ में आएगी मेरी मिस्टेक आपको समझ में आएगी तो ब्लंडर समझ में नहीं आएगा अच्छा अच्छा हाँ તો બ્લન્ડર નું જ્ઞાની પુરુષ जो है ना वो तुमको आगे आगे समझाएगा। चलो ब्लंडर ब्लंडर क्या है तो ब्लंडर क्या है બ્લન્ડર શું છે બ્લન્ડર હે? બ્લન્ડર શું છે મિસ્ટેક તો થાય हाँ मैं भूदेव हूँ वो फर्स्ट ब्लंडर मैं आई बाई का धनी हूँ सेकंड ब्लंडर और और, You are a- और I am son of my father ये थर्ड ब्लंडर है I mean you mean to say I is a blunder not I I am I am जो I I no no I am that is blunder you are not still you believe तो नहीं हाँ। तो है तो नहीं है उसका आरोप करता है वो सब ब्लंडर है आप आत्मा है तो ये ब्लंडर नहीं है अच्छा, अच्छा। और आप नहीं है वो जो आप बोलते हैं वो सब ब्लंडर है उसका ब्रदर हूँ उसका ऐसा हूँ ऐसा हूँ मैं बंगाली हूँ मैं ब्राह्मण हूँ वो सब ब्लंडर वो ब्लंडर निकलना चाहिए So that is in a short, that is the proudness. no? That is in Hmm. short is proudness. અહંકાર Ankar. હા. એટલે આ બધું અહંકારથી છે આ બધું અહંકારથી છે अहंकार हाँ, ये ब्लंडर से ब्लंडर शब्द बेगा ओके अहंकार होता है हाँ, हाँ। वो, जितना ब्लंडर टूट गया इतना अहंकार टूट जाता है अच्छा। अब जो जो वो, वो साधु लोग को कितना ब्लंडर तोड़ देता है कि ये मेरी वाइफ नहीं मेरा ब्रदर नहीं वो सब तोड़ देता है और फिर मैं ये हूँ ये हूँ बोलता है वो ब्लडर है ये भी ब्लडर है नहीं मैं मैं यही बोला ना मतलब <laughs> मैं सोचा कि आप वो बोलोगे आई थॉट कि यार uh, टेलिंग कि ये मेरा वाइफ है सपोज आई मैरी है आप लग रहा हूँ तो अगर uh, बीच में छोड़ देता हूँ कि नहीं मेरा वाइफ को छोड़ देता हूँ और उसका मैं uh, पूरा रिस्पॉन्सिबिलिटी मेरा कंप्लीट नहीं हुआ ना half responsibility half half responsibility complete करके मैं भाग रहा हूँ दुनिया से कि क्योंकि मेरे को डर लग रहा है कि मैं रिस्पॉन्सिबिलिटी कंप्लीट नहीं कर पाऊंगा इसलिए साधु बन जा रहा हूँ ये तो गलत है ना हाँ। गलत है જવાબદારીમાંથી છૂટી જઈને હું સાધુ બનું છું એ તો ગલત છે ને જવાબદારીમાંથી ભાગી જઈને સાધુ બનું છું એ તો ખોટું છે ગુનો છે ખોટું નહીં ગુનો છે ખોટું તો કરું પણ પકડાય પકડાવો ભારત બોલે કે ચલો આ સિનેમામાં તો આપણે બોલને કા કે આજ દિન મેં કુછ કામ હે તો બોલે કે નહીં અભી ચલો તો ચલને કા ડ્યુટી <laughs> બાઉન્ડ चलने का ड्यूटी बाउंड हाँ, that is- ड्यूटी बाउंड है ડ્યુટી બાઉન્ડ. पता भाग जाने की जरूर नहीं हाँ, वही मैं बोल रहा तुम्हारा विचार है भाग जाने का हूँ। अभी तो सोचा ही क्या बात नहीं करो? अभी सोचा ही हाँ। नहीं क्या करेंगे હજુ હજુ કઈ લગન બગન થયું નથી એટલે વિચાર હજુ લગન થયું નથી એટલે हाँ, વિચાર लगन करो, शादी वादी करो आराम से मजे करो इसके लिए एक्सपीरियंस होता है મેરેજ में भी एक्ट शादी करने से एक्सपीरियंस अपने को होता है कि मेरा कितना और इसका कितना और बिजनेस में नफा मिलता है लड़का होता है लड़की होती है कितना नफा मिलता है ये तो इमेटेरियल प्रॉफिट एंड लॉस એ બધું ઇમટીરિયલ છે કે છે है એ બધું આપ જે કહો છો એ બધું તો ઇમટીરિયલ છે નાશવંત છે બધું मटेरियल लॉस इमेटेरियल जो आना तो आएगा ही जो जाना है तो जाएगा ही और हम ना रोक सकते ना ये क्या बोलते हैं क्या बोलते हैं हाँ इंग्लिश में बोलो I cannot pull I cannot push that is the thing કોઈ વસ્તુ જો આવવાની હોય તો હું એને ખેંચી શકતો હું એને અટકાવી શકતો નથી बरोबर અને કોઈ વસ્તુ જો ના આવવાની હોય તો હું એને ખેંચી શકતો નથી कंप्लीट राइट कंप्लीट करेक्ट ये क्या वो समझ में क्या फायदा होता है इसी समझ में जगत में क्या फायदा होता है ये है क्या क्या जहाँ जहाँ हम लोग मिस्टेक नहीं उसका विचार नहीं करने का इच्छा करने आ, हाँ, वो ऐसा क्या था कि लाइफ और कॉम्प्लिकेटेड हाँ, जाता है कि उसने मेरे को ऐसा क्यों नहीं करा और अर्थ का कल्पना नहीं करना करके ऐसी हो जाएगा ऐसी हो जाएगा ऐसी हो जाएगा ऐसा नहीं करेंगे ऐसी आ जाएगा <laughs> <laughs> નહીં તો કહે નહીં તો પણ કલ્પના કરે નરકી જોઈ હતી નરકી ને જેવી કલ્પના કરે નહીં તો નિર્દેશ આપણે જ્યાં આશા રખતે ના આશા રખતે ના હોય શરૂઆત જ્યાં આશા રાખીએ છીએ ત્યાંથી પછી નિરાશાની બરોબર રિલેશનિસ્ટ हाँ आशा यही आशा रखना कि मैं इनसे ये तो मैं ये आशा करना अरे सर को मैंने यहाँ पटा दिया चलो हाँ अब फिर कॉलेज में मिला सर मेरे को देखा भी नहीं उल्टा चला तो यहाँ से निराशा का पता मतलब ये शुरू हो जाता है આશા જ્યાં રાખીએ છીએ ત્યાંથી જ નિરાશાની શરૂઆત થાય છે साथी चलो वही मैं बोल रहा आशा नहीं रखे तो बहुत अच्छी बात हूँ। कोई आशा नहीं ना मुझे तो नहीं पर एम्बिशन हम ये बनेंगे वो बनेंगे ये तो रखते हैं આશા નથી રાખતો પણ મહત્વાકાંક્ષા છે कि हम ये करेंगे અમે આ કરીશું તે કરીશું वो तो वो करेंगे तो नहीं तो फिर कभी आगे बढ़ ही नहीं सकते નહીં તો પછી અમે આગળ નહીં વધી શકીએ वो तो सब होप है ना सब आशा है ना जी पर मेटेरियलिस्टिक उसका कंपाउंड स्वरूप है महत्वाकांक्षा મહત્વાકાંક્ષા એ હોપ્સ નું કોમ્પાઉન્ડ compound स्वरूप કોમ્પાઉન્ડ उसके लिए बच्चे को ये आशा रखना है મહત્વાકાંક્ષા वो जो आशा Ambition, बोलता है ना, ambition. आशा बोलता है हाँ, ambition, पर वो जो कलेक्टिव जो है ना कलेक्टिव बन के वो महत्वाकांक्षा होती है એમ્બિશન एम्बिशन पर वो आशा गलत नहीं होता है होता है गलत પરંતુ એ જે મહત્વાકાંક્ષા છે તે તો ખોટું નથી ને महत्वाकांक्षा कौन सी बात की है हाँ कैरियर का या मटेरियल कोई- की बात की है कि इमटेरियल इमटेरियल मतलब जैसा कि सपोज हम स्टडी कर रहे हैं तो स्टडी करने से अब मैं आशा करता हूँ कि मैं मेहनत करूंगा तो फर्स्ट डिवीजन लाऊंगा तो ये कोई गलत तो चीज नहीं है આ હું એમ કે આ પ્રમાણે જો અભ્યાસ કરું તો અભ્યાસની અંદર મહેનત કરું તો પછી હું આગળ એમ કે વધુ એ વધી શકું એવી હું જે મહત્વાકાંક્ષા રાખું એ ખોટું છે नहीं खोटा नहीं हाँ वही मैं बोल रहा हूँ। इससे खोटा पर ये ये ये गलत हो गया कि अगर मैं मगर आपने जानने का कि क्या फायदे के लिए मैं उधर जाता हूँ वो जानने का पहला हाँ नहीं पर दूसरा अगर लाइन अगर आप मैं सोचता हूँ आप जो बोलना चाहते होंगे कि जैसा मैंने एल एल बी करा तो एल एल बी ये हमने सोचना बंद कर दिया कि मैं फर्स्ट डिवीजन आऊँ पर मैं सोचूंगा मैं वकील बनकर खूब कमाऊंगा कमाऊंगा कमाऊंगा फिर वो खराब रहता है એમ કે છે एल મેં એલએલબી નો અભ્યાસ શરૂ કર્યો તો એલએલબી ની અંદર હું બહુ સારી રીતે પાસ થઉં અને સારી રીતે એમાં પરિણામ લાવું એ મહત્વાકાંક્ષા બરોબર છે પરંતુ કે છે આજે હું LLB નો અભ્યાસ કરતી વખતે મોટો વકીલ થઈશ ને મોટું કામ મારું જીતીશ ને પૈસા ભેગા કરીશ ને પ્રતિષ્ઠા પેદા કરીશ ને એ બધું ખોટું છે हाँ ये बदल सब ये बदल ठीक नहीं है हाँ ऐसा अभी अभी जो काम करता है ना हम्म। इसको ही पहचान करो हाँ। दूसरा कुछ आगे की बात छोड़ दो विवेकानंद वही कहते हैं एक बार जैसा उसको मैं- तरंग बोलता है तरंग તરંગ હા विवेकानंद તો તર્ક અને તરંગ તરંગમાં નહીં જાય છે તરંગ માં જાણ છે આજે ચાલુ તો એમાં મજબૂત રાખો મજબૂત क्यों આજે જો what you do you study you be perfect in that વર્તમાનમાં જીવો કઈ લીવ ઇન ધ પ્રેઝન્ટ ભવિષ્યકાળની લાઈફ ના જીવો કઈ ડોન્ટ ડિપેન્ડ ડોન્ટ ડોન્ટ નહીં તો દુઃખી એટલે એવું કરીશ તો દુઃખી થશે <laughs> તમે આત્મા છો એ તમને સમજણ પડી મેં શું કહ્યું ગુજરાતી ગુજરાતીમાં દાદા તમે આત્મા છો તમે આત્મા છો એ સમજવું પડે દાદા અત્યારે Gujarati spoke in Gujarati that you are આત્મા આપડે એવું જ બોલાવે છે બરોબર થોડા ઘણા રાખીએ I came only just one month in नहीं, नहीं, नहीं। Baroda now, so I just point point अलग है वो जो अभी गुजराती में बोलते हैं मैं आत्मा हूँ वो आपको समझ में पड़ी हाँ तो वो जो ज्ञान में गुजराती में बोलेंगे इंग्लिश जानते हैं अच्छा अच्छा तो उसमें समझने की दिक्कत नहीं पड़ेगी नहीं, मैं यू कोशिश कैन कर रहा repeat you can repeat whatever speak अच्छा अच्छा Yes, फॉलो करने की बात नहीं करना પણ દાદા આપણે જ્ઞાનની વખતે તો આપ જે બોલો છો તો બુદ્ધિનો તો બુદ્ધિને બહાર મૂકવાની છે ફક્ત આપ જે બોલો તે જ પ્રમાણે હા બોલવાનું છે. બસ એટલા શબ્દ બોલે What Dada says, you have to repeat it without uh, interference. Uh, without ah? interference of the Can you repeat? Can you repeat? કરી શકીશું એવું કરો કે કાલે જ્ઞાનનો પ્રોગ્રામ છે ત્યાં વોટિંગ મારે એક સવાલ પૂછવો છે ના પૂછો પૂછો બધા દસ સવાલ આપણે નો ધર્મ છે ચોવીસ ત્રીસ કરોડ વિતરાગોનો ધર્મ છે તમે જેટલા સવાલ પૂછતા એટલા પૂછતા અડતાલીસે આ પૂછવા લઈ શું તમને અડતાલીસ આગળના શ્વાસ એટલે મોક્ષે જતા સુધી ના દેખાડું છું મેં કહું છું પાછું વાંચી નહીં પુસ્તકનું નહીં ગમે મારો એક સવાલ આપને પૂછવાનો છે હાજી બોલો આપણને આત્મ જ્ઞાન થઈ ગયું હોય તો કેવી રીતે ખબર પડે પોતાને કેમ ખબર પડે તેની ખબર આપણને પોતાને આત્મજ્ઞાન થયું હોય તો કેવી રીતે ખબર પડે બુદ્ધિ ના હોય તો જેને બુદ્ધિ જરાય મળ્યો ના હોય તો જાણું આત્મજ્ઞાન થયેલું છે બુદ્ધિ હોય તો હજી આત્મજ્ઞાન હોય નહીં તો હવે સમ્યક્ત થાય સમ્યક્ત થાય પણ આમ પૂરું આત્મજ્ઞાન ના થાય સમ્યક્ત થયું યાની કેવી ખાતરી છે આપણને અનુભવ શું થાય સમ્યકત્વ થયું હોય તો તેનો ખાતરી શું એનો અનુભવ શું થાય સંયમ પરિણામ વર્તે સંયમ પરિણામ એટલે આઠ ત્યાં રૌદ્ર ધ્યાન ના થાય આઠ ત્યાં રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય મેં દીક્ષા લીધા ને લગભગ આજે બાવીસ ત્રેવીસ વર્ષ થયા એમાં લગભગ દીક્ષા લીધા પછી બે વર્ષની અંદર ઉવસબ્રહ્મની આખી નૌકાર વાળી એટલે એકસો આઠ ઉવસબ્રહ્મ ગણતા ગણતા શરીર અને મન અને આત્માનો મારે ભેદ પડી ગયેલો પછી અમુક અમુક મને એવું આવે પણ હજી મને આમ સંપૂર્ણ એમ નથી થતું એટલે મને આમ એકદમ જિજ્ઞાસા તીવ્રતા તમને મળવાની ઘણા ટાઈમથી ભાવના હતી કારણ કે છાપામાં હું વાંચતો ને એટલે બહુ દાદા ભગવાન મળી જાય ને તો સારું અહીંયા મળી ગયા બરાબર એટલે તીવ્ર ઈચ્છા છે અંદર જંખના છે પક્ષા પક્ષી અમારે નથી કોઈ સાથે અમારે કોઈ સાથે પક્ષા પક્ષી નથી પેપરમાં વાંચ્યું પેપરમાં પેપરમાં વાંચ્યું એટલે અમને આત્મજ્ઞાનની ઝંખના છે જે સાચા પુરુષો છે એને સમ્યક તરફ ઝઘડા હોય બીજી શંખડા ના હોય મારી તારી ના હોય પક્ષા પક્ષી મારી તારી ના હોય એમને છે તો એવું લાગ્યું કે આ મન વચન થી આ જુદો પડી ગયો છું એટલે આત્મક ભાન થયું હોય એવું એમને લાગ્યું પણ પછી સંપૂર્ણ સમાધાન નથી થયું એટલે ખોજમાં જ હતા અને આપની વાત પેપરો દ્વારા મળી અને ખૂબ જિજ્ઞાસા છે કે દાદા પાસે જઈએ અને કોઈ એવું પક્ષી નથી કે ભાઈ એવું કઈ પોતાનું મત એવું નથી એટલે એ જયારે મને ભેદ જ્ઞાન થયું એનો એક એનો અર્થ એવો હતો કે મારા પગની ઘૂંટણીની અંદર પાકતું હતું અને હું પલોઠી વાળીને બેઠો હતો હવે એકસો આઠ હું ઓસક્રમ ગણું તો લગભગ કલાક સવા કલાક થાય હવે સવા કલાકમાં ઓલો પગની અંદર પાકે એ મને ખબર નહીં એટલે અંદર મને એમ કીધું કે હવે હું મારા નહીં ગણું આત્મા કે મારા હુકમથી તારે કરવું જ પડશે કારણ કે તારે અને મારે ને શરીરને કાંઈ દેવા દેવા જ નથી ઓલું મન કે પણ મારું શરીર સારું ન હોય અને મારો પગ એવી રીતે ન બેઠી શકે એવો હોય તો પછી હું શું કરું એટલે બિલકુલ હું તો નહીં કરું પણ કહેવાનું શું કે ત્યારે આત્માના કહેવાથી એને સંપૂર્ણ માળા મળી અને મને પણ ખબર પડી કે આ આ જે કાચું છે એ અંદર નસ્તર મેકવાનું છે અને પછી એનું નસ્તર મેકવાનું બધું સારું થઈ ગયું એટલે આવું થયા પછી ફરી વખત કોઈ થતું નથી એમ સપનાઓ ભગવાનના સપનાઓ ખૂબ આવે બહુ એવા સારા સારા સપનાઓ બહુ આવે રોજ આવે હું આપણે કહું કે આર્થ ધ્યાન સૌદ ધ્યાન ન થાય સંજોગ કોઈ સંજોગોમાં તો જાણવું કે આપણી પાસે આત્મજ્ઞાન આવી ગયું લગામ આત્મા આવી ગઈ છે આપણા એટલે આ વસ્તુ એવી ને કે જ્ઞાની હોય ને એ જાણી શકે ને એટલે આપને પૂછવાને માટે જિજ્ઞાસા ઘણા ટાઈમ થઈ હતી મને તો સંતોને મળવાની બહુ ઈચ્છા હોય બધી જાતની વાતચીત કરી શકો છો આ બધી જાતની અમારી અહીંયા આગળ આ તમારું ઘર છે અને અમારે ભેદભાવ છે અમારી જુદી છે સાહેબને કેમનું છે મારા તો વડીલ તરીકે છે મોટા છે મારાથી મોટા છે એમના વડીલ છે એમનાથી મોટા છે ભેદ જ્ઞાન કરાવીએ છીએ એટલે લાગે જો બીમાર કેટલું પડી જાય કે આ આત્મા ને આ અનાત્મા ભૂતગલ ને આત્મા બે જુદા પડી જાય હરે એટલે ફરી ભેગા એકાકાર થાય નહીં પછી આત્મા નિરંતર આત્મા જ રહે જાગૃતિ આખા દિવસની રહે નિરંતર એટલે આ બધાને એવું કરેલું છે બધાને એવું વીસેક હજાર માણસે કરેલું છે તે નિરંતર જાગૃતિ રાત ત્યાં રોજે ધ્યાન ના થાય બધાને ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય ઘરમાં રહેવા છતાં ચિંતા ના થાય શું થાય છે કહો અહીંયા આગળ કહો તમારે પેલા શું થતું હતું જ્ઞાન નથી લીધું ત્યાં સુધી રાજચંદ્ર ને કેવું જ્ઞાન હતું શ્રીમદ રાજચંદ્ર ને કયું જ્ઞાન હતું શ્રીમદ રાજચંદ્ર ને કયું જ્ઞાન હતું એ તો જ્ઞાની પુરુષ હતા સંસ્કૃતિ જ્ઞાની પુરુષ હતા ને એને ચિંતા થતી હતી અંદર આનંદ હતો બહાર ચિંતા હતી અંદર આનંદ હતો કાલ સંયપ્ત થયેલું હતું એટલે અંદર આનંદ હતો આત્માનું જ્ઞાન થયેલું હતું તે અમુક આવશે સર્વાંશિક જ્ઞાન નહીં સર્વાંશિક જ્ઞાન થયેલા ત્યાગ કરવો ના પડે કોઈ ચીજ તો ત્યાગા ત્યાગ ના હોય ઉદય પ્રમાણ વર્તે જેને સમાવશે જ્ઞાન આપવાનું થયું છે તે ઉદયાધીન હોય ત્યાગા ત્યાગ ના હોય ત્યાં ત્યાગ કરું ત્યાં ત્યાગ કરું શું કે ઉદય ના અધીન જ્યાં ઉદય આવે ને ત્યાં પ્રમાણે વર્તી છે ઉદય અધીન એટલે શું પોતાનું છે તે પોતા પણ ના હોય બીજા લોકો જેમ કે એમ કરે અમને જ્યાં કે એ લઈ જઈએ અમે જ્યાં અમને તેડી જાય તો જઈએ પાછા આવતી ગયા પાછા આવીએ અમારું પોતાનું નહીં કપડું જે ખાવાનું મૂકે તે કહીએ ના ખાવાનું તો નહીં તો એટલે ઉદયાધીન હોય ઉદય જયારે એમને ત્યાગ કરવો પડતો હતો પણ શ્રેણી ઘણી ઊંચી હતી સારી અને આ અક્રમ વિજ્ઞાન છે તે અમે ઘરમાં બેઠા ચિંતા ના થાય હજારો માણસો કઈ દસ પંદર હજાર માણસો એવા ઘરમાં ચિંતા નહીં ધંધા રોજગાર શું કરે આ વિજ્ઞાન વિતરાગોનું વિજ્ઞાન એટલું સુંદર છે સમજે તો ઉકેલ આવેલું છે સહજ છે સરળ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કેમ પ્રાપ્તિ શકે એવા જ્ઞાની પુરુષ મળ્યા નથી એવા ભેદ વિજ્ઞાની મળ્યા હોય તો નિવેડો આવી જાય કે ભેદ વિજ્ઞાની આત્મા જાણવો નથી આ શાસ્ત્ર જાણે પણ આત્મા જોડ્યો <laughs> અને આત્મજ્ઞાની ના કોનો કોનો મોક્ષ કે છે ભગવાન કે આત્મજ્ઞાની નો અને આત્મજ્ઞાની ના આશ્રયવાદ નો એમના આશરે જે આવેલા છે એ માર્ગ ભાગ ઉપર ગયેલા છે એમનો મોક્ષ છે એક અવતાર બે અવતાર પાંચ અવતાર એ નજીક ટાકા મોક્ષ જનારા છે એટલે આમાં ભેદ વિજ્ઞાની હોવા જોઈએ અને હવે તો આ શરીરમાં એક સરદાર એ શરીરમાં રહેતા નથી આજ પચીસ વર્ષથી શરીરના પાડોશી તરીકે રહીએ છીએ શરીરની માલકી પણ નથી અમારી આ આ વાણીની માલકી અમારી નથી આ કોણ બોલે છે આપણી સાથે ઉદગલ ઉદગલ પૂતગલ બોલે છે પૂતગલ હા એટલે આ ટેપ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે આ અરે હું તો જ્ઞાતા દસતા છું આ લખતા હોય તો ટેપ રેકર્ડ આપતો હતો આ રીતે છે આ પ્રોબ્લેમ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે એટલે હું બોલતો નથી હું તો બધા બોલ્યો જ નથી તો હું તો જ્ઞાતા દસતા ભાવમાં જ છું આ ટેપ રેકર્ડ બોલે ત્યારે ઉજાડ્યા કરું કઈ ભૂલચૂક થઈ હોય તો મને ખ્યાલ આવે ભૂલચૂક હોય નહીં કોઈ વખત હોય તો ખ્યાલ આવી નોંધ થઈ જાય નવા શાસ્ત્રો જ રચાય આ વાણી જ્ઞાનીની વાણી એટલે શું નવા શાસ્ત્રો બધા રચો અડતાલીસ આગમ બીજા વગેરે કેવ જ્ઞાનમાં ચાર અંકો થશે એટલું ઓછું આવશે ફક્ત બીજું કઈ વાંધો નહીં આવે એટલું ઓછું આવશે ચાર અંકો એટલે દુનિયાની જરૂર નથી અત્યારે ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષથી જે જરા કેવળ જ્ઞાન જોવાનું અટક્યું છે કેવળ દર્શન સમજાઈ ગયું છે જગત સમજમાં આવી ગયું ઉત્પન્ન થવું વિનાશ થવું ધ્રુવ રહેવું એ બધું સમજમાં આવી ગયું જ્ઞાનમાં નથી આવ્યું એટલે કેવું જ્ઞાન અટક્યું ફરે છે ફરે છે ફરે છે ફરે છે ફરે છે ફરે છે ચાર ડિગ્રી ફરે છે ચાર ડિગ્રી ઓછી છે કમી છે એટલે ના આપણે જરૂરી નથી મારી ઈચ્છા એવી છે કે જે સુખ હું પામ્યો એ સુખ જગતના લોકો પામો અને આજનું આ સંઘર્ષણ ઉડી જાઓ બંધ થઈ જાઓ તો ફરી રચના થઈ જાઓ જગતમાં હજુ આ પાંચમો આવો છે ત્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કંઈક પણ શાતા રહેવી જોઈએ શું કહ્યું એટલે અમારી જોડે લગભગ આ બધા છોકરા બોકરા બધા કર્મચારી છે મનવચન કાયાથી લગભગ સો એક છોકરાઓ સો એક છોકરાઓ એ મનવચન કાયા ધૂમ થઈ ગયા જય તપાસ બરાબર છે તપાસ પછી કશું આપણે તો કરવું પડે કશું નથી તમે ગભરાવો તો કશું બરાબર છે આ બધી નીકળી ગઈ એમ ને ચાલો સારો અમે એવો તો શું મોટો ગુનો કર્યો છે કે આવું બધું અમને હોય બરાબર કાપા કાપ કરો ડાક્ટર ચાલવા દીધો હું નીચે બેસું છું તમે સત્સંગ કરો હે ચાર ટેપ બંધ કરી દેજો એટલે હા એ તો બંને ચાલુ છે ના વાંધો તે તમે હાલો ને તમારી પાસે જે સામાન હોય તે આપો મોટા મોટા ગચ્છાધિપતિ અવડો શું બોલે કેટલાક તરત એ હોય છે અમને સંસારી કહેવાય નહીં આત્મજ્ઞાની જે થઈ ગયેલા સંસારી જ કહેવાય જે દેહનો માલિક હોય તેને સંસ્કારી કહેવાય આ સમજ આવે છે સતત હોય નિરંતર મહાવ્રત આગળ બેઠા નિરંતર સંયમ વાળા બારમું ગુણતાંક પર હોય તેરમું જ બાકી હોય એટલે સાહેબ બધું જે પૂછવું હોય પૂછાય આપણે આપણે બધા જુદા નથી જે છો તમે છો એ હું છું ને એ છે કોઈ પર આવરણ વધારે હોય કોઈ પર આવરણ બધા ઓછું હોય કઈ પણ આવરણ છે સદમસ્ત અવસ્થા કહેવાય છે શું કહેવાય છે બે બે ડિગ્રી ઓછું આવરણ છે પણ એને સદમસ્ત ભગવાને કહી દીધું પણ અત્યારે તો આ કાળમાં સદમત હોય તો કામ નીકળી જાય ને આત્મજ્ઞાની ખરા ને સદમસ્ત થતો આત્મજ્ઞાની ખરે ને આત્મજ્ઞાની બધું ચીજ આપે ભેદ વિજ્ઞાની શું ના કરે નિમિત્ત છે નિમિત્ત છે નિમિત્ત વગર મળતું નથી નિમિત્ત વગર તો ઉપાદાન કામ જ નહીં કરે ઉપાદાન નિમિત્ત ભેગા થાય એટલે રાગે ભરી જાય સાહેબ કઈ નહીં પેલા સાહેબ શું બોલ્યા હતા ત્યાં આગળ ગયા હતા માગણી કરવી પડે કે એક બે પુત્ર દાના આપો શું પછી અડે ને આ તો શું કેવું ભયંકર ચાલે બાળક ખબર જ નથી કે આ સુખ નો વિષય છે શું છે તે આ ખર્ચ છૂટ્યા પણ આ લોકોનું શું થાય એમને કોઈ મુશ્કેલી છે કારણ સ્ત્રીઓ પામી છે એ પામ્યા છે એટલે એમને કશું મુશ્કેલી છે નહીં પણ જે નસીબ અમે કેટલું બધું મુશ્કેલી મુકાયું છે આખો દાડો રાત દાડો કટાય આત્મા જ વર્તે છે કટાય આત્મા ઇન્દ્રિય આત્મા બિલકુલ છે જ નહીં કટાય આત્મા છે નિરંતર કટાય કચાય રહી આત્મા થાય ત્યાં આમ ધ્યાન કરવાનું ખરું સાહેબ કેટલી ઉંમર થઈ છે ઉંમરનો તો કઈ ખ્યાલ નથી દીક્ષાનો ખ્યાલ છે ઉંમરનો ખ્યાલ નથી દીક્ષાનો ખ્યાલ છે દીક્ષાનો હા કેટલો વર્ષ છે દીક્ષાને સત્તર માં લીધી સત્તર સોળ માં સત્તર માં પણ ભેદ જ્ઞાન તરત થઈ ગયું પણ ભેદ જ્ઞાન તરત થઈ ગયું દીક્ષા પછી ભેદ જ્ઞાન તરત થઈ ગયું શું થઈ ગયું ભેદ જ્ઞાન હવે પૂરું સંપૂર્ણ આત્મજ્ઞાન ની ઈચ્છા છે અને એના માટે હું આમ પાગલ જેમ ફરું છું પણ હજી આગળ જવાતું જ નથી આત્મજ્ઞાન ની ઈચ્છા છે એના માટે હું પાગલ ની જેમ ફરું છું પણ થતું નથી પૂછે છે કે આપનું કઈ ધ્યાન ધરવાનું હોય છે આપણે કઈ ધ્યાન ધરવાનું હોય છે ધ્યાન ધ્યાન કરવાનું હોય છે કઈ ધ્યાન કરવાનું હોય છે કરવાનું એ તો બધું ગોઠવાયું એ તો ગોઠવાયું સારું ધ્યાન કરવાનું એમને એમ શુક્લ ધ્યાન વર્ત્યા કર્યા બધાને શુક્લ ધ્યાન એમને વર્ત્યા આ કાળમાં નથી શાસ્ત્રો ના પાય છે જતા હું શુક્લ ધ્યાન વર્તે છે એમને કરવું ના પડે કરવું પડે ધ્યાન જ ના કહેવાય કરવું પડે ધ્યાન જ કહેવાય એ ધ્યાન ખરા અજ્ઞાન સ્થિતિમાં તે પદસ્થ જ્ઞાન રૂપસ્થ એ બધા ધ્યાન કરો તો તે પણ તે ધ્યાન ના કહેવાય પદસ્થમાં એકાગ્રતા થઈએ ત્યારે આનંદ થાય આનંદ એ ધ્યાન કહેવાય પછી ધ્યાન ત્યાં તો રહું તો પેલા આશ્રદાન એની મેરેજ થયા કરે આપણે કરવા ના પડે એની મેરેજ થઈ જાય અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ પરિણામ છે કોઈ ગાળ દેતી વખતે કોઈ ગાળ દે અપમાન કરે તે વખતે આપણને ભગવાનની આજ્ઞા ખ્યાલ થાય કે આ મહારાજ તેમનો ઉદય છે માટે એ તો બિચારું નિમિત્ત છે એમ કરીને જો પરિણામ બદલાય તો એ તે ધર્મ ધ્યાન થયા કહેવાય જ્યાં હૃદય ધ્યાન થવાનું હતું તે હૃદય ધ્યાન અટક્યો એનું નામ ધર્મ ધ્યાન બાકી આ મંદિરોમાં જાય છે કે ધર્મ ધ્યાન ગણાય ને ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન ધ્યાન કરવું છે જવું છે કે જય પરિપત્ર આવજો બીજું